આશીર્વાદ શરણ મંગલાચરણ કર ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ શ્રિયાનામ તાની જાચાર્યાણ પ્રણમામિ મુર્મુર યતનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ભવેત तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे मम नमामि हृदये शेषे श्रीलाक्षिरातिशा त्यागो लक्ष्मीसहस्रलीलाभिः कला निधि चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते મુદિત તું जय जय जय जय જજે જજે ભાવપ્રકાશમાં चौथी लाइन છે तो ये कन्नौज में ત્યાંથી अब से आचार्य जी महाप्रभु के सेवक परमानंद स्वामी कन्नौजिया ब्राह्मण कन्नौज में रहते जिनके पद गायत हैं अष्टछाप में तिनकी वार्ता को भाव कहते हैं कन्नौज एक ગામ નું નામ છે ત્યાં રહેતા હવે कर सो ये तो ये कनौज में कनौजिया ब्राह्मण के यहाँ जन्मे એટલે આ કનોજમાં કનોજિયા બ્રાહ્મણના ઘરે જૈનમાં રાદીન પરમાનંદ દાસજી જન્મે વાદીન ઉનકે પિતા કો એક શેઠ ને બહોત દ્રવ્ય દાન દિયો એટલે જે દિવસે પરમાનંદ દાસજી જૈનમાં ત્યારે તેના પિતાને એક શેઠે ઘણું બધું દ્રવ્ય દાનમાં આવી તબ યા બ્રાહ્મણને બહોત પ્રસન્ન હોય કે કહ્યો જો શ્રી ને મોકો પુત્ર દિયો ધન હું બહોત દિયો એટલે ત્યારે તે બ્રાહ્મણે બહુ ખુશ થઈને કીધું કે ઠાકોરજીએ મને પુત્ર દીધો અને ઘણું બધું ધન પણ દીધું તોસો યહ પુત્ર બડો ભાગ્યવાન છે તાકે જન્મથી મોકો પરમ આનંદ ભયો એટલે આ પુત્ર બહુ ભાગ્યવાન છે એના એનો જન્મ થયો ત્યારે જ મને આટલો બધો આનંદ મળ્યો તો મેં યા પુત્ર કો નામ પરમાનંદ દાસ થી ધરુંગો એટલે હું આ પુત્ર નું નામ પરમાનંદ દાસ જ રાખીશ પાછે जब नामकरण लागे तब वा ब्राह्मण ने कही तो नाम तो मैं पहले ही पुत्र को પરમાનંદ વિચારી ચૂક્યો હો જ્યારે બધા એનું નામ ગોતતા હતા ત્યારે તેના પિતાએ કીધું કે હું તો આ પુત્રનું પહેલેથી નામ ગોતીને રાખ્યું છે પરમાનંદ तब सब ब्राह्मण बोले जो तुमने विचार्यो है सोई नाम जन्म पत्रिका में आयो है એટલે ત્યારે બધા બ્રાહ્મણે કીધું કે જે નામ તમે વિચાર્યું છે તે નામ જ આ જન્મ પત્રિકામાં આવ્યું છે તબ તો વહ બ્રાહ્મણ બહુ ही પ્રસન્ન ભયો ત્યારે એ બ્રાહ્મણ બહુ જ ખુશ થઈ ગયો પાછી વા બ્રાહ્મણ ને જાત કર્મ કરી દાન બહુ કિયો એટલે ત્યારે બ્રાહ્મણે અલગ અલગ યજ્ઞ ને એવું બધું કરી અને ઘણું બધું દાન કર્યું નહીં યજ્ઞ નહી જાત કર્મ એટલે બાળકનો જન્મ થતાની સાથે એક પ્રકારની વિધિ છે જે પિતાએ કરવાની હોય છે એટલે પુત્રના જન્મને સાંભળીને એને સ્નાન કરે વગેરે તો એ વિધિનું નામ જાત કર્મ છે સમજ્યું હા જી એસે કરત પરમાનંદ દાસ બડે ભય આવી રીતે પછી પરમાનંદ દાસ મોટા થયા તબ પિતાને બડો ઉત્સવ કયો ત્યારે તેના પિતા પિતાએ ઘણો મોટો ઉત્સવ કર્યો ઓર ઇનકો યોગ્ય પવિત્ર કયો એટલે એને યોગ્ય પવિત્ર સંસ્કાર એને લેવડાવ્યા તો એ પરમાનંદ દાસ બડે કૃપા પાત્ર ભગવદીય હે એટલે ઈ દાસ બહુ મોટા કૃપાપાત્ર ભગવદીય છે લીલા લીલા મધ્ય પાટી શ્રી ઠાકોરજી કે અત્યંત અતરંગ સખા હે એટલે લીલામાં તે ઠાકોરજીના એકદમ અત્યંત સખા હતા તો જો શ્રી આચાર્યજી આપુ શ્રી ગોધનનાથજી કી આજ્ઞા તે દેવી જીવન કે ઉદ્ધાર ભૂતલ પર પ્રગટ પ્રગટ ભય દેસાઈ શ્રી ઠાકોરજી સહિત સગરે પરિકર પ્રગટ ભય એટલે જેવી રીતે મહાપ્રભુ શ્રી ગોવર્ધનનાથજી ની આજ્ઞાથી દેવીજીઓનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા એવી જ રીતે જે જે પરિકર એટલે એટલે એમના આસપાસના એમને મદદ કરનારા હા જજે એટલે ત્યારે ઠાકોરજીના કાર્યને પૂરું કરવા માટે જે જરૂરી હતા તે બધા લોકો પણ ઠાકોરજીની સાથે અને શ્રી મહાપ્રભુજીની સાથે ભૂતલ ઉપર જન્મ્યા હા જજે તો દેવી જીવ અને દેશાંતર મેં પ્રગટ ભયે અને દેવીજી કેટલી જગ્યાએ પ્રગટ થયા રેખતા દેશાંતર એટલે જુદા જુદા સ્થળોએ હાજી જો ગોપાલદાસજી વલ્લભ વલ્લભાખ્યાન મેં ગાય ગોપાલદાસજી વલ્લભ વલ્લભાખ્યાનમાં ગાયું જો અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ એટલે કેટલાય અનેક જીવો ઉપર કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી અનેક સ્થળોએ પધાર્યા દેશાંતર પ્રવેશ એટલે જુદા જુદા સ્થળો પર પધાર્યા શોક અનોજ મેં પરમાનંદ દાસજી બહુત પ્રસન્ન બાળપણે તે કનોજમાં પરમાનંદ દાસજી ઘણા ખુશ થઈને રહેતા એટલે નાનપણ બહુ ખુશ ખુશાલીમાં એમનું વીત્યું પાછે એ બળે યોગ્ય ભય પણ કવિશ્વર હું ભય એટલે પછી મોટા એટલે તે યોગ્ય થયા બધા કામ કરવા માટે અને મોટા કવિ પણ ભયના જે અનેક પદ બનાય કે ગાવતે એટલે કેટલાય પદ બનાવીને ગાતા તો સ્વામી કહાવતે સેવકું કરશે એટલે તે સ્વામી કેવા લાગ્યા અને પોતાના સેવક પણ કરતા તો પરમાનંદ દાસ કે સાથ સમાજ બહોત અનેક ગુણીજન સંગ રહેતે અને પરમાનંદ દાસ ભેગું કેટલાય ભેગા રહેતા પરમાનંદ દાસ ના ભેગું કેટલાય રહેતા એટલે સામાન્ય લોકો પણ ઘણા બધા સાથે રહેતા એમના અને ગુણીજનો પણ એમની સાથે રહેતા એટલે બહુ જાણકાર ભણેલા ગણેલા વિદ્વાન લોકો એક સમય કનોજ મેં અકાલ પડ્યો ઓર હાકિમ કી બુદ્ધિ બિગડી એટલે કે એક એક દિવસ કનોજમાં પાણી ને એ બધું ઓછું થઈ ગયું અને હાકીમ એટલે વેદ જે જે વેદ થઈ ને શું હાકીમ એટલે વૈદ નહીં નહીં હકીમ એટલે વેદ હાકીમ એટલે ત્યાંનો વહીવટદાર જે હોય તે રાજાનો માણસ હોય જે નાના નાના ગામોમાં ને વહીવટ કરતો હોય તે એટલે તેની બુદ્ધિ બગડી ગઈ તો ગામ મેં તો દંડ લ્યો એટલે ગામમાં બધા પાસે દંડ લીધો और परमानंद दास के पिता को सब દ્રવ્ય લૂંટી લ્યો એટલે પરમાનંદ દાસ ના પિતા પાસે જેટલું દ્રવ્ય હતું એ બધું લૂંટી લીધું તો માતા પિતા બહુ દુઃખ પાય કે પરમાનંદ દાસ તો કહે એટલે ત્યારે તેના માતા પિતા બહુ દુઃખ પાવી અને પરમાનંદ દાસ ને કીધું જો હમ તેરો દિયા હું ન કરન પાએ ઓર સબ દ્રવ્ય यूही ગયો સાસો अब तो कमाईने તો ઉપાય કરી એટલે કીધું કે અમે તમારા એટલે અમે તારો વિવાહ ન કરાવી શક્યા અને બધું દ્રવ્ય રીતે વળી વયું ગયું એટલે કમા કમાવાનો કઈક ઉપાય તું વિચાર તો કાહે તે એટલે શું કામ जो तू गुणी है और तेरे द्रव्य बहुत आवत है तो तू वह द्रव्य को इकट्ठो रे करे તો હમ તેરો બ્યાહ કરે હમ એટલે કીધું કે તું બહુ ગુણી ગુણી છે તારી પાસે ઘણું દ્રવ્ય આવી આવી શકે જો તો બધા દ્રવ્ય ને ભેગું કર તો અમે તારો વિવાહ કરાવી તો પરમાનંદ દાસ ને માતા પિતા તો કહ્યો જો મેરે તો વિવાહ કરનો નહીં એટલે ત્યારે પરમાનંદ દાસે તેના માતા પિતાને કીધું કે મને તો મને તો વિવાહ નથી કરવો ઓર તમને એકનો દ્રવ્યો એટલે તમે આટલું બધું દ્રવ્ય ભેગું કરીને શું પુરુષાર્થ કર્યું સગળ દ્રવ્ય એટલે આમાં આટલું બધું દ્રવ્ય ભેગું કરીને શું પુરુષાર્થ કર્યું એટલે પુરુષાર્થ કર્યું એટલે બતાવો પુરુષાર્થ એટલે પુરુષાર્થ કોને કહેવાય જે જે કદાચ તે એટલે આટલું બધું દ્રવ્ય ભેગું કરીને તમે કઈ સેવા તો કરી નહીં સરળ આનો મતલબ એ છે કે આટલું બધું પૈસા ભેગા કરીને પણ તમે શું મેળવી લીધું એમ એટલે શું તમે સુખ મેળવ્યું કે શું તમે ધર્મ કરી લીધું કે શું તમે ભગવાન ને મેળવી લીધા કે મોક્ષ મેળવી લીધો એમ એમનો કહેવાનો આશય એ છે કે પૈસાથી તમે શું મેળવી લીધું હવે પુરુષાર્થનો મતલબ આપણી ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણે જે પ્રયત્ન કરીએ એને પુરુષાર્થ કહેવાય શું ઈચ્છા પૂર્તિ માટે કરવામાં આવતો પ્રયત્ન ઈચ્છા પૂર્તિ માટે કરવામાં આવતો પ્રયત્ન એ પુરુષાર્થ એ પુરુષાર્થ એટલે એ પુરુષાર્થો ચાર પ્રકારના હોય ધર્મ પુરુષાર્થ અર્થ પુરુષાર્થ યહી ગયો આ બધું દ્રવ્ય તો આમનામ જ વહી ગયું સાચો દ્રવ્ય આએ કો ફળ યહી હે દ્રવ્ય આવવાનું ફળ આ જ છે નહીં નહીં વાક્ય પૂરું કર જો વૈષ્ણવ બ્રાહ્મણ કો ખવાઉનો પ્રશ્ન નથી એ કહી રહ્યા છે કે અગર કોઈની પાસે પૈસો છે તો એનું ફળ એ જ છે કે વૈષ્ણવને એના પ્રસાદ લેવડાવવું બ્રાહ્મણોને કે જમાડવું એમ કરુંગો ઓર તુમ ખાઈવે લાયક મોસો નિત્ય અન્ન લેવું ઓર બેઠે દોસ્તી ઠાકોરજી કો નામ લ્યો કરો બેઠે પછી બગડો છે ને એનો મતલબ બે વખતે વાંચવાનું બેઠે બેઠે હા હા જી એટલે તમે દ્રવ્ય એટલે તમે દ્રવ્ય ભેગું ન કરતા અને મારી પાસેથી રોજ આવી અને અને લઈ જાજો અને બેઠા બેઠા ઠાકોરજીનું નામ લેજો તમે દ્રવ્ય ભેગું કર નહીં કરતા એમ નહીં સાસો મેં તો દ્રવ્ય કો સંગ્રહ કબહુ નહીં કરું એટલે હું તો એમના માતા પિતાએ પરમાનંદદાસજીને કહ્યું ને કે તારી પાસે પૈસા બહુ આવે છે તું ભેગું કર તો તારા લગ્ન કરીએ તો એમણે કહ્યું કે પૈસા ભેગા કરીને તમે શું કરી લીધું કે શું મેળવી લીધું એટલે હું તો પૈસા ભેગું નહીં કરું એનો સંગ્રહ હું નહીં કરું સંગ્રહ એટલે જમા કરવું બાકી તમને જેટલું જોઈતું હોય એટલું ખાવા પીવા પૂરતું હું તમને આપી દઈશ તમે આરામથી બેઠા બેઠા પ્રભુનું નામ લ્યો હા જય જો અબ નિધન ભય હો સાચો અબ તો ધન કો મોહ છોડો હવે તો નિર્ધન થઈ ગયા છો એટલે હવે તો ધન નો મોહ છોડો તો પિતાને પરમાનંદ દાસ કહ્યો જો તું તો વૈરાગી ભયો એટલે ત્યારે પરમાનંદ દાસ ના પિતાએ પરમાનંદ દાસ ને કીધું કે તું તો વૈરાગી થઈ ગયો છો तेरी संगति वैरागिन की है तासो तेरी ऐसी बुद्धि भई એટલે તારી એટલે તારા મિત્ર તો વૈરાગી છે એટલે તારી આવી બુદ્ધિ થઈ ગઈ હમ. और हम तो गृहस्थी है એટલે અમે તો બધું સંસાર લઈને બેઠા છીએ વાહ વાહ સાસો हमारे ધન જોડો બિના कैसे चले એટલે અમારી પાસે ધન ન હોય તો કેવી રીતે હાલે જો કુટુંબ મેં જ્ઞાતિ મેં ખર્ચે તો અમારી બડાઈ હોય એટલે કુટુંબમાં ને જ્ઞાતિમાં ખર્ચી તો અમારી મોટાઈ થાય પાછે પિતા ધન કે લીએ પૂરબ કો ગયો જે જે પૂરબ એટલે એટલે કન્નૌજમાં એ રહેતા હતા ને એટલે કન્નૌજ થી પૂર્વ દિશા તરફ એટલે એમ સમજ કે ઓરિસ્સા બિહાર એ પ્રદેશ તરફ ગયા એટલે તેના પિતા ધન માટે પૂર્વની પૂર્વ ગયા એટલે પૂર્વ દિશામાં ગયા कहा જીવિકા ન મિલી तब દક્ષિણ કો ગયો ઓ તહા દ્રવ્ય મિલ્યું તો તહા રહ્યો એટલે જ્યાં પૂર્વ માં ધન ન મળ્યું તો તે દક્ષિણ માં ગયા અને ત્યાં ઘણું બધું દ્રવ્ય મળ્યું અને ત્યાં જ રહ્યા और પરમાનંદ દાસ ને અપને ઘર કીર્તન કો સમાજ કિયો એટલે પરમાનંદ દાસે જેના ઘરે કીર્તન એટલે કીર્તન ને તે બધું કરતા તો ગામ ગામ ને પ્રસિદ્ધ હોય એટલે કેટલાય ગામમાં તે પ્રસિદ્ધ થયા ઓર પરમાનંદ દાસ જ્ઞાન વિદ્યા મેં પરમ ચતુર હતે પરમાનંદ દાસ જ્ઞાન વિદ્યામાં એકદમ હોશિયાર હતા શાબાશ જો અહીંયા આપણે પરમાનંદાસજીનો ભાવ પ્રકાશ સંપન્ન થાય છે એના પછીથી વાર્તા પ્રસંગ શરૂ થશે આટલામાં તમને જે કંઈ પણ સમજાયું હોય તે સારું લાગ્યું હોય તે અને કઈ પૂછવું હોય એટલે આપણું જે સર્વસ્વ ઠાકોરજી છે અચ્છા એટલે પરમાનંદ એ તમે શેના ઉપરથી આ વાત કહી રહ્યા છો કે એમના પિતાએ કીધું કે પરમાનંદ દાસ જન્મ્યા એટલે તે સારું છે કે એટલે પ્રભુએ ધન પ્રભુની કૃપાથી ધન આવ્યું તો પરમાનંદ દાસ ના પિતાએ એવું કીધું કે ઠાકુર માં હિમાચલ થી તે બધું ઠાકોરજી નું માનતા એવું લાગે છે નથી લાગતું પછી તમે તો કહો છો ને કે એના ઉપર લાગે છે નથી પણ લાગતું નથી કેમ લાગતું એ બતાવો કેમ કે આમાં દ્રવ્ય દ્રવ્યનો પછી છેલ્લે છેલ્લે તેમને પરમાનંદ દાસ ને આવે છે એટલે વૈરાગ્ય આવે છે તો તેમના પિતા કે છે કે અમે ગ્રહસ્થ જીવન લઈને બેઠા છીએ તો આપણા પરિવાર ની બળાઈ કેવી રીતે થશે એટલે જ્ઞાતિ વ્યવહારમાં પૈસા નહીં પૈસા નહીં ખર્ચે એના ઉપરથી શું લાગે છે તમને કે સર્વસ્વ ઠાકોરજી ને નથી માનતા એમ ને તો કોણ માને છે હા તો ગડબડ થઈ ગઈ પિતાની જગ્યાએ પરમાનંદાસજી કહેવાનું હતું હા સુંદર ઓર બોલો જે સારી લાગી કે પરમાનંદાસજી એમને પૈસાનું મોહન હતું અને એ ઠાકોરજીને સૌથી સર્વશ્રેષ્ઠ માનતા હતા હા શાબાશ તે મને ઈસા લાગ્યું કે પરમાનંદ દાસના માતા પિતા ધનમાં મોહ બહુ રાખતા હતા એમ એટલે પોતાના સમાજમાં બતાવવા માટે ને એના માટે એટલે આપણે ક્યારે ધનમાં મોહ ના રાખવાનું એમ બળાઈ કરવા માટે પોતાની સાચી વાત છે અને આમાં એ વાત સારી લાગી કે જયારે પરમાનંદ દાસ ના માતા પિતા તેને ધન ભેગું કરવાનું કીધું તો તે કીધું કે ના હું ધન ભેગું નહીં કરું તમે આટલું બધું ધન ભેગું કરીને શું પુરુષાર્થ કર્યો છે મનામાંથી અને આપણા ગને વધારે ધન હોય તો આપણે એનો સદુપયોગ કરવાનો એટલે જેવી રીતે ઠાકોરજીની સેવામાં ઠાકોરજીના શ્રૃંગાર સિદ્ધ કરાવવામાં ગરીબ માં વૈષ્ણવ ને જમાડવાનું બ્રાહ્મણો ને જમાડવાનું સાચી વાત છે તેનાથી પુણ્ય પણ થાય અને ઠાકોરજી પ્રસન્ન પણ થાય અને સદુપયોગ સાચી વાત છે ઓર હિમાંશી ને શું લાગે છે બીજું મને આમાં એ વાત થઈ લાગી કે લાલણે જે કીધું એ સાચી વાત છે એ એમના પૈસા ઉત્સવમાં બધે કરવામાં બગાડી દીધા હતા એટલે પછી એમને પછી એમને એમના છોકરા પરમાનંદ દાસને કીધું કે હવે તું પૈસા ભેગા કર કેમ કે બધું હવે જે હતું એ સો જે ગામ બુદ્ધિ હાકીને જે માંગે આપણું જતું રહ્યું તું પૈસા ભેગા કર એટલે આપણે ખાલી થોડોક પૈસાનો બગાડ ના કરવો જોઈએ પહેલેથી આપણે બચાવી રાખવા જોઈએ સારા કામમાં વાપરવા જોઈએ સાચી વાત છે આ તો દ્વિજ હતો કે હિમાંશી બોલી કોણ બોલ્યો મને એમાં એ વાત સારી લાગી કે પરમાનંદ એટલે એમને જ્ઞાન વિદ્યામાં એકદમ પરમ થતું હતા શ્રી આચાર્યની કૃપાથી અચ્છા ગોતી કાઢ્યું કઈ કેમ વિચારી હિમાંશી પહેલેથી બોલી લીધા કરે તો બધું અહીંયા ખર્ચ થઈ જાય છે સુંદર સુંદર એ જે મનામાંથી એવા એવા પણ સારી લાગી કે આપણે ખાલી એક જ વસ્તુમાં પૂર્ણ ન હોવું જોઈએ આપણે બધી વસ્તુમાં ઇક્વલી હોવું જોઈએ જેમ કે પરમાનંદાજી કવિ પણ હતા પછી તે ગાન માં પણ ચતુર હતા જોજે મને અમે એ વાત સારી લાગી કે પરમાનંદાસજી એવું બોલ્યા કે તમે બેઠા બેઠા શ્રી ઠાકોરજી નું નામ લો અચ્છા અચ્છા સુંદર સુંદર જો આમાં એક વાત અમે બધા લોકોએ મિસ કરી છે કે ભાવપ્રકાશમાં એ વાત આવી ને કે જ્યારે મહાપ્રભુજી પધાર્યા ઠાકુરજી આજ્ઞા કરી કે દૈવી જીવોનો ઉદ્ધાર કરો તો શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા શ્રી મહાપ્રભુજીના કાર્યમાં મદદ કરવા માટે ભગવદી વૈષ્ણવ છે એમનો પણ જન્મ થયો એવી રીતે જ્યારે પણ એવું કોઈ વિશેષ કાર્ય હોય જેમ ઠાકોરજી પ્રકટ થયા તો ઠાકોરજીના કાર્યને મદદરૂપ થવા માટે દેવતાઓ ગોપીજનો બનીને બ્રજવાસીઓ બનીને પાંડવો બનીને એવી રીતે એ લોકોનું ભૂતલ ઉપર જન્મ થયો રામાવતારમાં બધા દેવતાઓ વાનરના રૂપમાં આવ્યા જામવાન હનુમાનજી વગેરે સમજાયું ને તો જ્યારે પણ કોઈ એવું મહત્વનું કાર્ય હોય પ્રભુનું કાર્ય હોય તો એ કાર્યમાં એવા દૈવી મહાપુરુષો છે એમનો પણ સહયોગ બની જાય દૈવી મહાપુરુષો છે એમનું કોઈ કાર્ય હોય એમાં સંત પુરુષો ભક્તો એ પણ એમાં સહયોગી બની જાય એમ બધું હળી મળીને કાર્ય સંપન્ન થાય સમજાયું તો આ બધા અહીંયા આપણે જે વૈષ્ણવના ચરિત્ર આપણે વાંચી રહ્યા છીએ એ એ વૈષ્ણવો છે કે જે શ્રી મહાપ્રભુજીના કાર્યમાં મદદરૂપ થવા માટે પ્રભુની ખાસ ઈચ્છાથી જન્મ્યા છે એટલે એ બધાનું ચરિત્ર બહુ દિવ્ય છે અલૌકિક છે એ વાત આપણે ખાસ ધ્યાનથી સમજવી જોઈએ અહીંયા આવ્યા પછી એમના જીવનમાં થોડી ઘટનાઓ એવી કોઈ બની હોય જેનાથી આપણને એમ લાગે કે એ પણ આપણા જેવા છે એવું બની શકે પણ એમનું જે મૂળ રૂપ છે એ બહુ દિવ્ય છે સમજે તો બહુ સુંદર ચલો કાલે આપણે વાર્તા પ્રસંગ શરૂ કરીશું હા બોલ બોલ જે જે તીર્થે કીધું કે આપણે બધી વસ્તુમાં પૂર્ણ હોવું જોઈએ પણ ઠાકોરજી જ આપણે ને આપણામાં એક એક ટેલેન્ટ આપ્યું આપણે બધી વસ્તુમાં કે તે પૂર્ણ હા એ વાત તારી સાચી છે આપણે એવી ઈચ્છા રાખી શકીએ પણ બની શકીએ કે નહીં બધી વસ્તુ પૂર્ણ એ જુદી વાત છે એટલે તીર્થનું કદાચ એવું કેવું હશે કે આપણે ઈચ્છા રાખી અને એવો પ્રયત્ન કરતા રહેવું જોઈએ થયું તો સારું ન થયું તો ભગવદ ઈચ્છા હા જો હું એ જ તો કેતો હતો બરોબર છે જી હા ચાલો હા જય જય પ્રણામ જય જય પ્રણામ